અનિલ પૂછે છે કે જેવું અવતર વિજ્ઞાન નો આપણને ડેફિનેટ અનુભવ થાય છે એવી રીતે આ પોતે ઇન્દ્ર વિજ્ઞાન નો પણ ડેફિનેટ અનુભવ થવો જોઈએ ને અનુભવ વગર નું વિજ્ઞાન વિજ્ઞાન કહેવાય વિજ્ઞાન એનું નામ કહેવાય કે અનુભવ સહિત જ હોય ત્યાંથી જાણ્યું જ નથી કહેવાય જે જાણીએ એને જ્ઞાન કહેવાય શું કહેવાય વિજ્ઞાન ના કહેવાય ચોપડી વપડી વાંચી બધું વાંચે એને જ્ઞાન કહેવાય જ્ઞાન ના કહેવાય જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન ફળ વિજ્ઞાન તો સ્પષ્ટ જ ફળ આપે વિજ્ઞાન એટલે શું સાકર ને ગરી કહેવી એ જ્ઞાન છે અને સાકર ને સાત જાણવો અનુભવો એ વિજ્ઞાન છે તમે કહ્યું વિજ્ઞાન છે અહીંયા આ જ્ઞાન જ્ઞાન બુદ્ધિ તરીકે હોય અને વિજ્ઞાન બુદ્ધિ બહાર વિજ્ઞાન અનલિમિટેડ હોય જ્ઞાન લિમિટેડ હોય બુદ્ધિ બુદ્ધિજન્ય જ્ઞાન એ બધું લિમિટ બુદ્ધિ પોતે જ લિમિટ અંદરના હું તે અનુભવ થાય એ અનુભવ કેવો હોય હું રાજા થયો અનુભવ હતો કેવો રાખો ઉભા તો પરમાત્મા નામ પૂછો એની વાત જ છે હા સપનામાં બને સપનામાં આ આ પણ બનવું જોઈએ ને આ સપનું તો ઘડીમાં શક્યું ના શક્યું એ ટકલ નથી પાપતા વાસણ જેવું કે મારું પોતાનું કેટલું અને પરભારી ચિત્ત છે બાકી ચિત્ત છે અત્યારે તું ફોરેન ડિપાર્ટમેન્ટમાં બેઠો છું અને ફોરેન નો હોપ માનસ તેનો હોપ માનસ એ દેશ નું કલ્યાણ થાય ખરું જે લોકો ફોરેન જ હોપ માની નું કરવામાં આવે તે કલ્યાણ થાય ખરું આપણું ફોરેન ડિપાર્ટમેન્ટ બાંગ્લાદેશ ને હોપ માને ભગવાન થાય ખરું બધું પૈસા કોણ નાખે છે જાણે છે કોઈ ને કોઈ જાણે છે તે કલ્યાણ થાય એ બેઠેલો માણસ અને કોઈ ને હોમ માં બેઠેલો હું ડાક્ટર છું સીધી રોંગ મારા નાનો ભાઈ થોડું અને પાછળ થયું સીધી રોંગ બેઠી છે મારો દેશ ક્યાં છે તો કે મારો દેશ ક્યાં હશે મારો દેશ ક્યાં હશે હા એ તો એક તારો દેશ તારી પાસે જ છે પણ તારું સેલ્ફ ને તું રિયલાઈઝ કરું તો તારો દેશ પ્રાપ્ત થાય આ તો સેલ્ફ નથી તેને સેલ્ફ માની જતો ફોરેન જ હોમ માની બેઠો હો બેટા સર તને ખબર છે દાદાજી તને હુમલો આવે છે એ ખબર છે અને કોઈ નો નથી ગયા શું હવે મનિકાબેન પૂછે છે કે સંસારમાં સુખ અને દુઃખ ની વ્યાખ્યા દુઃખ ને દુઃખ ની વ્યાખ્યા આ કલ્પિત સુખ છે અને દુઃખ એ કલ્પિત છે તમને તમારી કલ્પનામાં જલેબીમાં સુખ લાગતું હોય તો તમને સુખ લાગે એને જલેબી ના ભાવતી હોય તો એને દુઃખ લાગે બધી કલ્પિત વસ્તુ છે સાચી વસ્તુ નથી દુઃખ દુઃખ બંને કલ્પના જ છે ખાલી સાચું સુખ તો કોઈ જાય નહીં સાચું સુખ તો ક્યારેય જાય જ નહીં ખરાબ જ ના થાય નિરંતર સાચું સુખ ક્યાં છે સાચું સુખ ક્યાં છે સાચું સુખ પોતાના આત્મામાં પોતાના આત્મા જાણે તો સાચું સુખ પ્રાપ્ત તમે વનિતા બરોબર છે તમે વનિતા તમારું નામ છે તમે કોણ નાય ને એવી ના તાય તો તમે કોણ જ્યાં સુધી તમે કલ્પિત છો વનિતા છો ત્યાં સુધી કલ્પના છે અને તમે સાચા એક્સેપ્ટ થઈ ગયા રિયલાઇઝ રિયલાઇઝ કર્યું એટલે તમે સાચું છું જાણવાની ઈચ્છા છે તમે આશીર્વાદ આપો હા આશીર્વાદ આપી છે પણ રોજ આવો બસ તારા થાય બે દિવસ રોજ આવો ત્યારે થાય આજે છોકરી કોને સાથે જોડે લઈ આત્મા શું છે હું તમને જણાવીએ અત્યાર સુધી એ રહે અને પાપ અને પુણ્ય શું છે આ જીવ માત્ર ની અંદર પોતે ઘર પોતે છે God is in every creature whether visible or invisible એ ભગવાન માં બધામાં રહેલા છે માટે આ જીવન તમે સુખ આપો તો તમને સુખ જ મળે આ જીવન તમે દુઃખ આપો તો દુઃખ મળે એટલે દુઃખ આપશો તો પાપ બંધા છે સુખ આપશો તો પુણ્ય બંધા છે બાપ એ ડેબિટ છે અને શૂન્ય ક્રેડિટ છે ડેબિટ સારું ક્રેડિટ સારું કયું સારું તમે જરા થોડું વોલ્યુમ આપો તો ક્રેડિટ બનતા છે છોકરાઓ દુઃખ આપશે તો ડેબિટ થશે બે પ્રશ્ન થઈ ગયા તમારા જીવ એકલો આવે છે સંસાર ચક્ર નો ભીસાઈ જાય ત્યારે બે બે જીવ આ પૃથ્વી પર જાય છે આપની સાથે શું લઈ જાય